એ આવો આવો મારા જીણકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સોમનાથમાં બેઠા બેઠા રવિન્દ્ર વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ મનીષ પણ છે આવો આવો રવિન્દ્રભાઈ મનીષભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે અને વાર્તાનું નામ છે ભેંસની સેવા એક હતી ભેંસ અને એક હતો ઘોડો એ બંને એક જ ઘરમાં જોડા જોડ રહેતા હતા એક સાથે રહેતા હતા ભેંસ અને ઘોડો પણ ઘોડાની સેવામાં એક ખાસ માણસ હતો તે રોજ સવાર સાંજ ઘોડાને પંપાળતો થાબડતો અને માલિશ કરતો નવડાવતો એમ ઘણી ઘણી સેવા કરતો ઘોડાની ભેંસ રોજ જુએ અને વિચાર કરે કે ઘોડાની સેવામાં ખાસ માણસ અને મારી સેવામાં કેમ નહીં શું હું ઘોડા કરતા કમ છું દિવસે ને દિવસે એની ઈર્ષા વધતી ગયો ભેંસની તો એ તો કે આ અન્યાય છે હું એ નહીં ચાલવા દઉં એટલે ભેંસે તો માગણી કરી કે મારી સેવામાં ખાસ માણસ હોવો જ જોઈએ પણ ખેડૂતે એની વાત સાંભળી નહીં હો ભાઈ ત્યારે ભેંસને ગુસ્સો ચડ્યો અને એ તો કોઢમાં ચારે પગે ધમ પછાડા કરવા માંડી કોઈ પાસે આવે તો શિંગડા ઉગામે દોવા આવે તો લાત મારે ખેડૂતે ઘણી ઘણી રીતે એને સમજાવવા પટાવવાનો પ્રયત્ન કર્યો પણ એણે તો કાંઈ માન્યું નહીં ભેંસની તો બસ એક જ વાત મારી સેવામાં માણસ હોવો જ જોઈએ મારી સેવામાં માણસ હોવો જ જોઈએ છેવટે ખેડૂતે કહ્યું ભલે તો હું માણસ મૂકું છું ભેંસ કે એક નહીં દસ દસ માણસ મૂકો ખેડૂતે ભેંસની સેવામાં દસ માણસો મૂકી દીધા અને ખેડૂતે એમને હુકમ કર્યો દસેય માણસોને કે જાઓ ભેંસની બરાબર સેવા કરો એની સારી પેઠે પૂજા કરો ભેંસ કે હમ હવે કેવી અક્કલ આવી મેં જરી ડોળા કાઢ્યા કે તરત શેઠિયો કેવો ડાયો થઈ ગયો ઘોડો કે ભેંસભાઈ આ મારી સેવામાં એક અને તારી સેવામાં દસ માણસો કેમ હે ભેંસે તો ગુમાનમાં ડોકું હલાવીને કહ્યું તે ન હોય દસ ક્યાં તું ને ક્યાં હું તું માત્ર ઘોડો છે ઘોડો અને હું ડોબું છું તારે હજી શિંગડા ઉગવાના બાકી છે અને આ જો મારા ઉપર શિંગડા ઉગ્યા છે ભેંસ આટલું બોલી રે એટલામાં તો દસે માણસોએ ધોકા વડે ભેંસની સેવા શરૂ કરી દીધી હો ભાઈ ભેંસના અંગે અંગની એમણે સારી રીતે પૂજા કરીને ધોકે ધોકા માર્યા ભેંસ ચીજ પાડીને કે એ બાપરે નથી જોઈતા મારે સેવકો નથી જોઈતી મારે સેવા મારી સેવામાં કોઈ નહીં હોય તોય મને ચાલશે હે ભગવાન મને મારા સેવકોથી બચાવ હું જેમ છું તેમ જ ઠીક છું બોલતા બોલતા ભેંસની આંખમાં આંસુ આવી ગયા હો ભાઈ તો ભાઈ આવી હતી આ શિંગડાવાળી ભેંસની વાર્તા અને આવી ભેંસની સેવા કરી તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને એક બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો